એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો માળિયા મિયાણાના જસાપર ગામમાં બેટા બેટા રીતિકાબેન અને ભાવિકભાઈ વાર્તા સાંભળે છે આવો આવો રીતિકાબેન ભાવિકભાઈ ધ્યાનથી સાંભળજો હો આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું આ ભાનુમતીબેનની વાર્તા છે એમણે મને કહી છે હું તમને કહું છું વાર્તાનું નામ છે થોડી દેર કે કારણે <laughs> એક હતો રાજા ખૂબ લોભી પાસે પુષ્કળ પૈસો પણ કોઈને ક્યારેય રૂપિયો પરખાવે નહીં એવો ચમડી તૂટે પણ દમડી ન છૂટે એ કેવત માયલો એના ગામમાં એક વખત બે જણા એક નટ અને એક નટી જે ગાવા બજાવવામાં ખૂબ હોશિયાર હોય ને એ નટ અને નટી આવ્યા રાજા પાસે આવીને દરબારમાં પોતાનો કાર્યક્રમ રાખવાની મંજૂરી માંગી કે અમારે નાચવું છે તમારા દરબારમાં રાજાએ હા પાડી રાત પડી એટલે ગામના લોકો એકઠા થઈ ગયા બંને જણા જુદા જુદા ખેલ કરીને સાથે સુંદર મજાનું ગાતા પણ જાય અને બધાને ભરપૂર મનોરંજન પૂરું પાડવા માટે થાય એટલી મહેનત કરે જાય તો લગભગ બીજી જગ્યાએ આવો ખેલ થતો એમાં જોવાવાળા પ્રેક્ષકોમાંથી કાંઈ ને કાંઈ ઇનામોની જાહેરાતો થતી હો કોઈ સો આપે ને કોઈ બસો રૂપિયા આપે રાજા તો આપતો જ પણ લોકોએ ખુશ થઈ થઈ ને કાંઈ ને કાંઈ ભેટ ને સોગાદો ને રૂપિયા રંગમંચ ઉપર ફેંકતા આ નાચનારા અને નાચનારી પાસે પણ આ ગામમાં નટ અને નટીને આવો અનુભવ જ ન થયો બોલો કોઈ કાંઈ આપે જ નહીં ગાય ગાયને અને વેશ ભજવી ભજવીને બંને થાકી ગયા પણ ન કોઈ પ્રશંસાનો એકેય બોલ કાઢે કે ન કોઈ કાંઈ આપવાનો વિચારે કરે નટડી બિચારી પૂરી થાકી ગયેલી એને તો જોનારાઓ માટે મનમાં ગુસ્સો આવ્યો મનમાં થયું કે આ તલમાંથી ક્યારેય તેલ નીકળે એમ નથી એટલે હવે ખેલ બંધ જ કરી દઈએ આમ વિચારીને એણે નટને ઈશારો કર્યો હો પણ પેલા નટને થયું કે હવે આમે સવાર થવાની તૈયારી છે નાચા ભેગું નાચા ન મળે તો થયું આપણે તો આપણું કામ પૂરા તન મનથી કરી જ દેખાડવાનું અને છેક સુધી પૂરું કરવાનું જરાય નિરાશ થયા વગર આપણે આપણું પાત્ર ભજવે જવાનું એવું એણે તો વિચાર્યું આમ વિચારીને એણે નિરાશ થઈને ખેલ પૂરો કરવાનું કહેતી નટડી સામે જોઈને ગાયું બહોત ગઈ થોડી રહી વો ભી બીતી જાય અબ થોડી દેર કે કારણે તાલ મેં ભંગ ન આય આમ ગાયને એણે નટડીને પોતાનું કામ ચાલુ રાખવાનું કહી દીધું હો કે ચાલુ રાખ પણ લીટીઓ સાંભળીને કોણ જાણે જોનારાઓ ઉપર શું જાદુ થયો કે રંગમંચ ઉપર એક પછી એક ઇનામો ફેંકાવા લાગ્યા બોલો નટ અને નટડી બંને ખુશ થઈ ગયા અને થોડી વાર પછી ખેલ પૂરો થતા સૌ સૌને ઘેર ગયા પણ નટ નટડી બંનેને આમ સવાર પડે જ કેમ ઇનામો મળવા માંડ્યા અને આ ગીતની અસર કેમ આટલી બધી થઈ એ જાણવું હતું એટલે એણે એ કામ પ્રધાનજીને સોંપ્યું પ્રધાને તપાસ કરી તો એમને જે મોટા મોટા ઇનામો મળ્યા હતા એ આ પ્રમાણે હતા એક હતી સોનાની મૂઠવાળી તલવાર બીજી હતી એક મીટી ત્રીજો હતો ચંદનહાર અને એક હતી મોતીની માળા હવે જે સોનાની મૂઠવાળી તલવાર હતી એ રાજાના કુંવરે જ ભેટ મોકલી હતી બોલો ઘણા વખતથી એ લોભી પિતાના વર્તનથી કંટાળો હતો અને અત્યારે પણ એકે ઇનામની જાહેરાત કરતો ન હતો એ જોઈને આવા પિતાના મક્ખી ચૂસ જેવા વર્તનથી એટલો કંટાળો હતો કે ખેલ પૂરો થાય એ ભેગું જ બાપનું તલવારથી માથું ઉડાવી દેવાનું આ જણે નક્કી કરી નાખ્યું હતું હો પણ જેવું નટે ગાયું કે બહોત ગઈ થોડી રહી અને થોડી દેર કે કારણ અબ તાલ મેં ભંગ ન આય એ વાક્યની એના ઉપર એવી અસર થઈ કે એણે વિચાર્યું કે હવે આ બુઢો બાપ કેટલા દિવસ આખરે રાજ્યપાઠ પછી મારે જ સંભાળવાનું છે ને બધું હવે કાયઢા એટલા દિવસ ક્યાં કાઢવાના છે આ બાકીનો થોડો સમય પણ હમણાં વીતી જશે એમ વિચારીને આનંદમાં આવી જઈને એણે રાજાનું ખૂન કરવાનું માંડી વાળું અને તલવાર ભેટમાં આપી દીધી બીજી જે વીંટી મળી હતી એનો આપનાર એક સંન્યાસી હતો સાધુ હતો એણે ઘણા વખતથી પોતાનું ઘર છોડી દીધું હતું અને સંન્યાસ લીધો હતો પણ ધીમે ધીમે એને હવે સંસારનો પાછો મોહ થતો જતો હતો વળી મનમાં થતું કે તો પછી સગાવાલા અને બધા લોકો મને શું કહેશે શું કરવું એને સમજાતું નહોતું પણ જેવું સાંભળ્યું કે થોડી દેર કે કારણે અબ તાલ મેં ભંગ ન આય ત્યારે એણે મન સાથે નક્કી કરી લીધું કે આટલા વર્ષ વીતા હવે જે થાય તે કઈ નવું વિચારવું નથી હવે તો જિંદગી પૂરી થવા આવી એમ પોતાનું મન મક્કમ કરી અને પોતાની આંગળીમાં પોતાના ભવિષ્યમાં ક્યારેક જરૂર પડશે એમ વિચારીને જે વીંટી સાચવી રાખેલી એ પણ ત્યાગ કરીને એ જ વખતે ભાગી નીકળો વીંટી આપી દીધી ત્રીજી હતી ગામના નગર શેઠની ચોથી વારની વહુ પોતે પરણીને આવ્યા ત્યારના શેઠ બીમાર જ હતા એ માંદા પતિથી હવે થાકી ગઈ હતી શેઠની બીમારી વધતી જતી હતી શેઠાણી એનાથી ભાગી છૂટવા માંગતા હતા પણ જેવું એને સાંભળ્યું કે થોડી દેર કે કારણે તાલ મેં ભંગ ન આય એટલે એણે વિચાર્યું કે માંદા શેઠ હવે કેટલા દી હવે જાજુ ક્યાં કાઢે એમ છે સેવા કરવી તો પૂરી કરવી એમ એને આડકતરી સલાહ મળી ગઈ હો પેલી નટડી ને નટના ગાયનમાંથી એમ સલાહ મળી જતા એના મનમાંથી બધી ભાંજગળ ટળી હોય એવું લાગ્યું અને ખુશ થઈને પોતાનું ચંદન હાર ફેંકો હવે બાકી રહી માળાની વાત એ પ્રધાનની દીકરીએ પોતે જ ફેંક્યાની વાત એણે કબૂલી અને સાથે બીજી પણ વાત કબૂલ કરી કે પોતે એક છોકરાને પ્રેમમાં હતી પણ પ્રધાનને યુવક ગમતો નહોતો એટલે બંને ભાગી જઈને લગ્ન કરી નાખવાનું વિચાર્યું હતું પણ આ ગીતની લીટીથી એ નહીં થયું કે પ્રધાન સાવ ઘરડા થઈ ગયા છે હવે વધુ જીવે એમ નથી એટલે થોડા વખત માટે નાહકનું ભાગી જઈને એમના દિલને દુઃખ પહોંચાડવું એના કરતા હમણાં ચાલે છે એમ ચાલવા દેવું અને સેવા કરવી એવો ઉતાવળો નિર્ણય લેવાની જરૂર નથી એવો જવાબ આ લીટીઓમાંથી એને મળી જતા એને સાચો માર્ગ મળ્યો એવું લાગતા આનંદમાં આવી જઈને એણે માળા ફેંકી હા બધી વાત રાજાના કાને જતા રાજાએ પણ નટ અને નટીને મોટું ઈનામ આપ્યું હો અને પોતે સમજી જઈને પોતાના દીકરાને કુંવરને ગાંધી સોંપી દીધી કે લો હવે તમે રાજ કરો પ્રધાને પણ દીકરીને એની ઈચ્છા મુજબના યુવક સાથે લગ્ન કરી આપ્યા નટ નટીના પણ ભાગ્ય ખુલી ગયા અને આમ ચાર લીટીના શબ્દોએ ઘણાના જીવન સુધારી દીધા હો ભાઈ તો ભાઈ આવી હતી આ વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો